જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં લોભી ગુરુ और लालची ठेला दोनों का नरक में ठेलम ठेला ગુરુને જયારે પરમાત્માનો અનુભવ થાય છે ત્યારે જે નિરપેક્ષ થાય ગુરુદેવ તો શિષ્યને સર્વસ્વ આપવાની ઈચ્છા રાખે મને જે મળ્યું છે તે મારા શિષ્યને મારે આપી દઉં સદગુરુ સત્શિષ્યને પરમાત્માનું દાન કરે છે સંતો એવા ઉદાર હોય છે સંતો એવા દયાળુ હોય છે જરૂર પડે તે શિષ્યના માટે પ્રાણનો ભોગ પણ આપે એક ગુરુ શિષ્ય જંગલમાંથી જતા હતા સાયંકાળ થયો અંધારું થયું તો ઝાડના તળે મુક્કામ થયું એ સત્સંગ કરી ગુરુ શિષ્ય બંને સુઈ ગયા સંતોની નિદ્રા બહુ ઓછી હોય એવું લખ્યું છે સત્વગુણ જયારે વધે છે ત્યારે નિદ્રા ઓછી થઈ જાય નિદ્રા એ તમોગુણનો ધર્મ છે સંતોમાં સત્વગુણ વધારે હોવાથી સંતોની નિદ્રા બહુ જ ઓછી હોય ત્રણ કલાક બહુ તો ચાર કલાક નિદ્રામાં ભલે સમય જાય રાત્રે એક વાગ્યા પછી ગુરુદેવ જાગ્યા છે શાંત વાતાવરણ છે સંસાર જયારે સૂતેલો હોય ત્યારે સંતો જાગે છે સંસાર જાગે ત્યારે સંત સુઈ જાય યાંશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંગમે યસ્યામ જાગરતી ભૂતાની સાંસા પશ્યતો મુન રાત્રે એક વાગ્યો છે ગુરુદેવ ધ્યાન કરવા દેશે છે શિષ્ય સૂતેલો છે તે સમયે થયું એક મોટો સર્પ દોડતો દોડતો આવ્યો શિષ્ય પાસે જવા લાગ્યો ગુરુદેવને આશ્ચર્ય કર્યું છે સર્પને પૂછે છે તું ક્યાં જાય છે તારું શું કામ છે એ સર્પે કહ્યું કે મારા તમારો જે આ શિષ્ય છે એ મારો પૂર્વજન્મનો વેર છે પૂર્વજન્મમાં એણે મને માર્યો છે તે વેરનો બદલો લેવાનું જઉં છું એને હું કરડીશ ત્યારે તડફડીને મરી જશે હું તમારા શિષ્યને મારવા જઉં ગુરુદેવ હાથ જોડે અને તે સર્પને સમજાવે છે મારા શિષ્યની ભૂલ થઈ છે તને એને માર્યો બહુ ખોટું કર્યું એને કરડવાથી હવે તમે શું પાડવાનું એને મારવાથી તમે શું લાભ છે તું એને ક્ષમા કરી તારું કલ્યાણ થશે તો સર્પે કહ્યું કે મહારાજા તમારું જ્ઞાન તમારી પાસે જ રાખ તમારા જ્ઞાનથી મને શાંતિ નથી એને હું કરડીશ એ તડપડીને મરે એ જોઈને હું રાજી થઈ જે બીજાને રડાવીને રાજી થાય છે એ સાપ થાય આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે રડતાને રડતાના આંસુ લૂછવા માટે માનવનો જન્મ છે રડતાને જોઈને જે રાજી થાય એ વીછી થાય એવું લખ્યું છે વીછી બહાર આવે છે ત્યારે માનું પેટ ફાડીને બહાર આવે વીછીનો જ્યાં જન્મ થયો તેમાં મળી જાય જે બીજાને રડાવીને રાજી થાય એ સાપ કે વીછી થવાનું છે માનવનો જન્મ રડતાના આંસુ લૂછવા માટે છે બીજાનું દુઃખ એ મારું દુઃખ છે સદગુરુદેવ સમજાવે છે પણ સર્પ માનતો નથી સર્પ જાતિ અતિ ક્રૂર હોય પોતાના બચ્ચા સાથે તો બધા પ્રેમ કરે છે પણ સર્પને જ્યારે અતિ ભૂખ લાગે છે ત્યારે પોતાના બચ્ચાને ખાઈ જાય છે પોતાના બાળક સાથે પણ પ્રેમ કરતો નથી સર્પે કહ્યું કે હું તમારા શિષ્યને કરડવાનો હું વેરનો બદલો લેવા આવ્યો ગુરુદેવ સમજાવે છે શિષ્યના બદલામાં તું મને કરડે મારું મરણ થાય ને તો કોઈ વાંધો નથી મારું કોઈ કામ બાકી નથી મારા મનમાં કોઈ વિકાર નથી વાસના નથી સંતોને મૃત્યુની ભીત લાગતી નથી મૃત્યુ એ તો પ્રભુ સાથે મિલન કરાવનાર છે હું મરીશ નહીં તો ભગવાનના ચરણે જ જવાનો છું હું કોઈના પેટમાં જવાનો નથી મારા મનમાં કોઈ વિકાર નથી વાસના નથી મારું કોઈ કામ બાકી નથી મરણથી તે ગભરાય છે કે જેના મનમાં સૂક્ષ્મ પણ વાસના છે એને મૃત્યુની ભીત લાગે મારું મરણ થાય તો જરાય વાંધો નથી મારું કોઈ કામ બાકી નથી મને પરમાત્માના દર્શન થયા છે હવે હું ધ્યાન કરવા બેસું છું ત્યારે તું મને કરડવી મારા શિષ્યને કરડીશ નહીં ગુરુદેવ શિષ્યનું કંઈ લેવાની ઈચ્છા રાખતા નથી ગુરુદેવ તો શિષ્યના માટે પ્રાણનો ભોગ આપવા તૈયાર હોય મારા શિષ્યનું મરણ થાય તો એની દુર્ગતિ થશે મારું મરણ થાય તો જરાય વાંધો નથી મારા શિષ્યને હજુ પરમાત્માના દર્શન થયા નથી શિષ્ય એ સાધક છે અને હું સિદ્ધ છું મારું મરણ થાય તો જરાય વાંધો નથી આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાત પ્રૈતિ સકૃપણ જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી જેને પરમાત્માનો અનુભવ થયો નથી એનું મરણ બગડે છે મારા શિષ્યને હજુ પરમાત્માના દર્શન થયા નથી મારું મરણ થાય તો જરાય વાંધો નથી શિષ્યના બદલામાં તું મને કરડ દે ગુરુદેવને શિષ્યનું કંઈ લેવાની ઈચ્છા થતી નથી ગુરુદેવ તો શિષ્યને સર્વસ્વ આપવાની ઈચ્છા રાખે ગુરુદેવ શિષ્યને સન્માર્ગ બતાવે ગુરુદેવ સંપત્તિ આપીને સુખી કરતા નથી બુદ્ધિ સુધારીને સુખી કરે साचा उपदेश देत भली भली मति देत समता समबुद्धि देत कुमति को हरत है मार्ग को दिखाए देत भाव देत भक्ति देत प्रेम की प्रतीति देत अज्ञान को हरत है ज्ञान देत ध्यान देत आत्म को विचार देत और ब्रह्म को बताए देत ब्रह्ममय करत है સદગુરુ સત્શિષ્યને પરમાત્માના દર્શન કરાવે છે સદગુરુદેવ શિષ્ય શિષ્યને સર્વસ્વ આપે છે શિષ્યને જરૂર હોય તો એ પ્રાણ પણ આપવા તૈયાર મારું મરણ થાય તો કઈ વાંધો નથી ગુરુદેવ એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુદેવ શિવ સ્વરૂપ શિવજી મહારાજ પ્રલય કરે અને જયારે પ્રલય થાય છે ને ત્યારે શિવજી સર્વનો વિનાશ કરે રોદના રુદ્ર રુદમ દ્રાવયતી શિવા રુદ્ર શિવ પ્રલય કાળમાં રુદ્ર બને અત્યારે તો શંકર ભગવાન અતિ શાંત છે ઉગ્ર થાય છે રુદ્ર બની જાય છે સર્વનો વિનાશ કરે ત્યારે પ્રલય થાય શિવજી મહારાજ પ્રલય કરે છે ગુરુદેવની બનિહારી એ છે શિવજી તો જગતનો વિનાશ કરે છે ત્યારે પ્રલય થાય સદગુરુદેવ કૃપા કરીને શિષ્યના માથે જયારે હાથ પધરાવે છે ત્યારે જગતનો પ્રલય થઈ જાય જગત રહેતું જ નથી ભગવાન જ બાકી રહે છે જગત હોવા છતાં જગત દેખાતું નથી શિવજી તો પ્રલય કરે છે ત્યારે જગતનો વિનાશ કરે ત્યારે પ્રલય થાય ધન્ય છે ગુરુદેવને જગત હોવા છતાં પ્રલય બતાવે પરીક્ષિત રાજાના માથે હાથ પધરાવ્યો અને તે જ ક્ષણે દ્વારિકા અને જગત નથી પરમાત્માના દર્શન થયા છે મંત્ર દીક્ષા કરતા સ્પર્શ દીક્ષા એ શ્રેષ્ઠ છે જેના રોમ રોમમાંથી રામ નામનો જપ થયો છે જેનું આખું શ્રીઅંગ નામમય છે જેની બ્રહ્માકાર વૃત્તિ સ્થિર રહે છે એવા સદગુરુદેવ જેને સ્પર્શ કરે તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરાવે છે જગતનો પ્રલય થઈ જાય છે જગત રહેતું જ નથી ભગવાન જ દેખાય છે ગુરુદેવો મહેશ્વર બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ તો ત્રણ દેવ એક એક કામ કરે છે બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે વિષ્ણુ ભગવાન રક્ષણ કરે અને શિવજી મહારાજ પ્રલય કરે છે જ્યારે સદગુરુદેવ ત્રણે કામ કરે તેથી ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે ગુરુદેવ શિવ સ્વરૂપ છે આ ત્રણ એક એક કામ કરે છે જ્યારે સદગુરુદેવ ત્રણે કામ કરે છે અને તેથી સંતો એવું વર્ણન કરે છે ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ ભગવાનના ભક્તોના કોઈ બહુ વખાણ કરે ને તો ભગવાન રાજી થાય મારા કરતા પણ મારા ભક્તોના વખાણ વધારે કરે ભગવાનને જરાય ઓછું લાગતું નથી સુખદેવજી મહારાજ ગુરુ નથી સુખદેવજી મહારાજ સદગુરુ છે રાજાના માથે હાથ પધરાવ્યો ત્યારે જ રાજાનું કલ્યાણ થયું છે રાજાએ પ્રધાન બે પ્રશ્નો કર્યા છે માનવનું કલ્યાણ થાય એવો મને ઉપદેશ કર જેનું મરણ સમીપમાં છે એ શું ન કરે તે સમજાવો શું કરે તે મને બતાવો જેનું મરણ સમીપમાં છે સુખદેવજી મહારાજ રાજી થયા છે રાજા તે પ્રશ્ન બહુ સુંદર કર્યો છે તારા પ્રશ્નમાં સમાજનું હિત સમાયેલું છે કૃતો લોકહિતન નૃપ રાજાએ એવું પૂછ્યું નથી કે મારું કલ્યાણ થાય એવો મને ઉપદેશ કરો માનવનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા છે રાજાને સાવધાન કરે છે રાજન માનવ જીવનમાં સિંહની પરીક્ષા મરણ છે જેનું મરણ મંગલમય થયું સમજવું એનું જીવન મંગલમય હતું જેનું મરણ બગડ્યું સમજવું જીવનમાં એને કોઈ મોટી ભૂલ કરી હતી જીવનમાં કરેલા મોટા પાપ તે મરણને બગાડે છે ભગવાન તો અતિ ઉદાર છે બહુ દયાળુ છે સાધારણ પાપ કરે છે તે ભગવાન ક્ષમા આપે છે પણ જીવનમાં માનવ એવા પાપ કરે છે કે દયાળુ પરમાત્માને પણ પાપની ક્ષમા આપવાની ઈચ્છા થતી નથી આ પાપ ક્ષમા કરવા જેવું નથી આ મહાપાપ છે એની સજા થવી જ જોઈએ માનવ જીવનમાં એવા પાપ કરે છે અને તે પાપ જ મરણને બગાડે છે મહાદેવની કથા સાંભળો પ્રેમથી તમે પ્રભુના નામનો જપ કરો છો તમારા પાપ એ બધા ભળી રહ્યા છે કથા પાપને બાળે છે હરિનામ એ પાપને બાળે છે આ કથા સાંભળ્યા પછી હવે નવું પાપ ન થાય આજથી એવો નિશ્ચય કરો કે હવે મારે કોઈ પાપ કરવું પાપ કરીને કોણ સુખી થયો પાપ કરવાથી કોને શાંતિ મળી છે આજથી મેં પાપ છોડી દીધું ભલે પુણ્ય થાય કે ન થાય પણ પાપ તો કરવું જ નથી કરેલા પાપ મરણને બગાડે છે લોકો કથા સાંભળે છે પણ પાપ છોડતા નથી પાપ કરે છે ત્યારે એમને ખટકોટો લાગે છે પછી મનને સમજાવે કે ફરીથી મહારાજ કોઈ ઠેકાણે મળીશું તો વાગે મહારાજ કથા સાંભળવાની એટલે પાપ ભરી જશે કથા સાંભળ્યા પછી પાપ છોડે પાપ જ મરણને બગાડે છે અંતે નારાયણ સ્મૃતિ થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશો મરણ કોનું થાય જેનો જન્મ છે એનું મરણ થાય જેનો જન્મ નથી એનું મરણ થતું નથી જન્મ દેહનો થાય અને તેથી મરણ પણ દેહનું જ થાય આત્માનો જન્મ નથી તો આત્માનું મરણ કેવી રીતે થાય આત્મા અવિનાશી છે એનો જન્મ નથી મરણ નથી જીવભૂત સનાતન વ્યવહાર પણ કેવો શુદ્ધ છે કોઈના ઘેર બાળકનો જન્મ થાય ને ત્યારે લોકો એવું બોલે છે એમના ઘેર બાબુ આવ્યો છે બાબો આવ્યો છે એનો અર્થ એ થાય છે આ બાબો કોઈ બીજી જગ્યામાં રહેતો હતો એ જગ્યા છોડીને પછી આજે જમાયો આત્માનો જન્મ થતો નથી દેહનો જન્મ થાય છે આ શરીર તો એવું છે આ શરીર ક્ષણે ક્ષણે મળે છે પ્રતિ ક્ષણે શરીરનો વિનાશ થાય છે શરીર તો ક્ષણે ક્ષણે મળે છે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ ઇતિ જે દેખાય છે ક્ષણે ક્ષણેનું પરિવર્તન થાય શરીરે ક્ષણે ક્ષણે મળે પ્રતિક્ષણને હાચવજો અંતકાલે ચમાનેવ સ્મરણ મુક્તવા કલેવરમ આચાર્યોએ ત્યાં અંતકાળનો અર્થ કર્યો છે ક્ષણસ્ય અંતકાળે અંતકાળ છે મરવાનો સમય કેટલાક લોકો તો એવું સમજે છે આજે ખાઓ પીઓ મજા કરો પછી રામ રામ રામ રામ બોલીશું કે વિમાન આવશે વિમાનમાં બેસીને ડોલતા ડોલતા ઉપર ચડે જઈશ એવું થતું નથી શરીર ક્ષણે ક્ષણે મરે છે આ ક્ષણમાં શરીર જેવું છે તેવું બીજા ક્ષણમાં રહેતું નથી અંતકાળ એટલે પ્રતિક્ષણનો અંતકાળ ક્ષણભંગુર જીવનકી કલિકા કદ પ્રાત સમયને ખીલી ન ખીલી મલયા ચલતી સુચિ ગંધ સુમીર ચલી ન ચલી કલિકાલ કુઠાર લીએ ફિરતા તન નમ્ર હૈ ચોટ ઝીલી ન ઝીલી રતલે હરિનામ હરી રસના અંત સમય ન હિલી ન હિલી નાકમાંથી બહાર ગયેલો શ્વાસ એ પાછો અંદર આવશે કે નહીં કોને ખબર પ્રતિક્ષણને હાચવું જોઈએ પ્રતિક્ષણે મરણ થાય જે પ્રતિક્ષણને હાચવે છે એનું મરણ મંગલમય થાય એ ક્ષણનો પણ દુરુપયોગ ન થાય જે કણનો દુરુપયોગ કરે છે દરિદ્રી થાય જે કણનો દુરુપયોગ કરે બીજા જન્મમાં ભિકારી થાય કણથી અને કીડીઓનું પોષણ થાય એ કણનો પણ બગાડ ન થાય આ મોંઘવારી કેમ થઈ મોંઘવારી નહોતી ત્યારે લોકો અન્નનો બગાડ બહુ કરતા કેટલાક સુધરેલા લોકો તો એવું સમજે છે કે થાળીમાં થોડું છાડવું જ જોઈએ તો ફેશન છે બધું ખાઈ જાય એ સારું ન કહેવાય થોડું તો છાડવું જ જોઈએ થોડું પણ છાડવું નહીં થાળીમાં પતરામાં છાડ એના જેવું કોઈ પાપ નથી અન્ન એ પરમાત્માનું સ્વરૂપ જ એ એક કણનો પણ દુરુપયોગ ન થાય એ કણ પણ બગડે નહીં ઘરમાં કોઈ પણ વસ્તુ બગડી જાય તો એ શાપ આપે છે પ્રત્યેક વસ્તુના માલિક એક એક દેવ છે ફળના ફૂલના પણ માલિક દેવો હોય છે જે વસ્તુના માલિક દેવો છે કોઈ પણ વસ્તુ બગડે એના પહેલા એનો સદુપયોગ કરે ઘરમાં કોઈ વસ્તુ સડી જાય બગડી જાય તો એ શાપ આપશે એ કણનો પણ દુરુપયોગ ન થાય કણનો દુરુપયોગ કરે એ દરિદ્રી થાય ક્ષણનો દુરુપયોગ કરે તેનું મરણ બગડે કણ અને ક્ષણ બે જ હાચવે છે એનું જીવન મરણ મંગળમય થાય એક ક્ષણનો પણ દુરુપયોગ ન થાય એક ક્ષણ બગડે નહીં સુખદેવજી મહારાજ રાજ ઋષિને સાવધાન કરે માનવના જીવનમાં ઘણો સમય નિદ્રામાં જાય ઘણો સમય પૈસો કમાવવામાં જાય ઘણો સમય વાતો કરવામાં જાય ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય કેટલાક લોકો સારા સારા પુસ્તકો વાંચે છે પણ સારું જીવન ગાળતા નથી સારા પુસ્તકો વાંચવાથી કંઈ બહુ લાભ નથી બહુ પુસ્તકો વાંચે ને એનું શબ્દ જ્ઞાન વધે શબ્દ જ્ઞાન બહુ વધે સારું નથી શબ્દ જ્ઞાન જેનું બહુ વધે છે ને એ ચર્ચા બહુ કરે એ શ્રદ્ધાથી સેવા પૂજા કરતો નથી એ વાતો બહુ કરે જેનું શબ્દ જ્ઞાન વધ્યું છે એ જગતને બતાવશે કે હું થોડો વધારે ડાયો મેં બહુ પુસ્તકો વાંચ્યા હું બધું સમજુ છું શબ્દ જ્ઞાન જેનું બહુ વધે છે એ સાધુ સંતોની પણ પરીક્ષા કરે આ મારા કરતા બે વર્ષ પહેલા એક મહારાજ આવેલા એ કથા બહુ સારી કરતા એમનો કંઠ બહુ આવ્યો આ મહારાજ હારા છે બીજા મહારાજ બહુ હારા અરે બધા મહારાજ હારા છે તમે પણ બધા બહુ હારા આ જગતમાં કોણ ખરાબ છે તમે શાંતિથી તમારા મનને જુઓ તમને એવું લાગશે મારું મન જેટલું ખરાબ છે એટલું આ જગતમાં કઈ ખરાબ છે શબ્દ જ્ઞાન વધે સાધુ સંતોની પરીક્ષા કરે છે માનવના જીવનમાં ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય વાતો કરવામાં સમય જાય થોડો સમય રડવામાં પણ જાય માનવ શાંતિથી બેસીને ભગવાનની ભક્તિ કર્યા વિના જ મરી જાય એક રસોઈયો હતો અને તેને થોડી રસોઈ બનાવી અને પછી કોઈને મળવા ગયો ત્યાં વાતો ચડ્યો ને તે વાતો કરવાના કલાક દોઢ કલાક એનો ગયો પછી આવીને જુએ છે કે અડધી રસોઈ બળી ગઈ તે અડધી રસોઈ બળી ગઈ તે જોઈને એને બહુ દુઃખ થયું અને પછી એક કલાક દોઢ કલાક રડવા બેઠો તે બધું બળીને ખાસ થઈ ગયું માનવની એવી દશા છે વાતો બહુ કરે પુસ્તકો વાંચે પણ શાંતિથી બેસીને જપ કરતો નથી પરમાત્માનું ધ્યાન પ્રેમથી પૂજા કરતો નથી કાળ એનું બહુ દબાવે કંઈ પણ સાધન કર્યા વિના મરે છે અંતકાળમાં બહુ પસ્તાય છે બધાને કાગળ લખે અચાનક કોઈનું મરણ થતું નથી કેટલાક લોકો એવું સમજે છે કે અચાનક મરણ થઈ જાય અચાનક મરણ થતું જ નથી કાળને લોકો ક્રૂર સમજે છે કાળો જગત ભક્ષક પણ કાળ તો ભગવાન શ્રી કૃષ્ણનો નોકર છે શ્રી કાળના કાળ છે અને જે શ્રી સેવક છે એ ક્રૂર કેવી રીતે થઈ શકે આપણા વેદોમાં એવું વર્ણન છે કે કાળ પ્રભુનો નોકર છે મૃત્યુર્યસ્ય ઉપસેચનમ કૈથા વેદ યત્ર સહા પરમાત્મા કાળના કાળ છે કાળ પ્રભુનો સેવક હોવાથી કાળ ક્રૂર નથી કાળ કોમળ છે કાળ બધાને કાગળ લખે અને ખબર આપે છે કે હવે મારો સમય થયો છે હવે હું આવવાનો છું માનવ ગાફલ રહે છે માનવ સંસાર સુખમાં એટલો બધો ફસાયેલો રહે છે એ કાળનો કાગળ વાંચતો જ નથી એક દાંત પડવા લાગે ને તે સમજવું કે કાળનો વિકાસ આવે જયારે જન્મ થયો ત્યારે મોઢામાં એક પણ દાંત નહોતો મરણ સમીપમાં હોય ત્યારે ધીરે ધીરે દાંત પડવા લાગે કલયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે બહુ આગળ વધેલા છે ને તે દાંત પડ્યા પછી બસો પાંચસો ખર્ચીને ચોખ્ખું બનાવે કેટલાક તો એવું સમજે છે મોઢામાં ચોખ્ખું હોય ને તો મોઢું થોડું ઠીક દેખાય હવે છેલ્લા વરઘોડાની તૈયારી છે તારે ભૂવાળે કોને બતાવવા જવાનું મરવાની તૈયારી છે કેટલાક એવું સમજે છે કે મોઢામાં ચોખ્ઠું હોય ને તો ખાવામાં થોડી મજા આવે મૂલીના લાડ ક્યાં સુધી કરશો દાંત પડે ને તે સમજવું કે દૂધ ભાત ખાઈને ભક્તિ કરવાનો આ સમય આવ્યો આ સુધી મેં બહુ બહુ ખાધું છે મેં ભગવાનની ભક્તિ કરી નથી ખાવાથી તૃપ્તિ થતી નથી જીવને મનને સમજાવવાથી તૃપ્તિ થાય મેં બહુ ખાધું હવે મારે બહુ સારું ભોજન કર્યું આખો દિવસ ભક્તિ કરી તેથી પ્રભુએ આ લીલા કરી છે મારા દાંત પડ્યા ને તે સારું થયું દાંત પડવા લાગે તે સમજવું કે કારણો આ કાળા છાયા કાણાવાળી જેને દેખાય જેને પોતાની છાયામાં છિદ્ર પડેલા દેખાય એ સમજે કે ત્રણ વર્ષમાં મારું મરણ થશે જેને આકાશમાં અરુંધતીનો તારો ન દેખાય એ સમજે કે એક વર્ષમાં મારું મરણ થવાનું આકાશમાં સાત ઋષિઓના સાત તારા દેખાય આપણે બધા ઋષિઓના બાળકો આ ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે તમે બધા ઋષિના બાળક તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો કેટલાક લોકો એવું સમજે છે જે બ્રાહ્મણ હોય ને એ જ ઋષિનો બાળક કહેવાય એવું નથી જેનો જન્મ ભારતમાં થયો આ ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે આ ધર્મ પ્રધાન જ્ઞાન પ્રધાન દેશ છે જેનો જન્મ ભારતમાં થયો છે એ ઋષિનો બાળક છે આપણે બધા જ ઋષિના બાળકો આપણા વડીલો મહાન ઋષિઓ હતા પૈસા માટે ગમે તે પ્રવૃત્તિ કરતા હશો પણ યાદ રાખજો કે હું ઋષિનો બાળક મારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે આપણા ઋષિઓને ભૂલશો નહીં તમે કોઈ પણ સારું કામ કરો ને તેના પહેલા ગોત્રોપચાર કરવો પડે વાસિષ્ઠ ગોત્રોત્પન્નો હમ શાંડિલ્ય ગોત્રોત્પન્નો હમ અમુક અંશીના વંશમાં મારો જન્મ થયો તો બંને પૂછેલું કે તમારું ગોત્ર કયું અને કહ્યું કે મારા ગોત્ર એટલે શું હોય હું બધું જાણતો નથી હું તો પરદેશમાં ફર્યો છું પરદેશનો ઇતિહાસ જાણું છું ભારતનો અમારા ઋષિઓનો ઇતિહાસ હું જાણતો નથી ગોત્રોચ્ચાર વિના સત્કર્મનો આરંભ થતો જ નથી આપણે બધા ઋષિઓના બાળકો છીએ આપણા વડીલો મહાન ઋષિઓ હતા સાતે ઋષિઓ તો ભારતની પ્રજા સુખી થાય માટે આજ પણ તપ કરે છે ભારત દેશ એ ઋષિઓનો દેશ સાત ઋષિઓ આજ તપસ્તર્યા કરે છે ભારત દેશ સુખી થાય ભારતની પ્રજા સુખી થાય ભારત એ અમારો દેશ છે વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ અત્રિ વસિષ્ઠ કશ્યપ અને ગૌતમ આ સાત ઋષિઓ છે એ આપણા વડીલો છે રાત્રે નવ વાગ્યા પછી આકાશમાં પૂર્વ દિશામાં સાત ઋષિઓના સાત તારાઓ દેખાય સાતો ઋષિઓની રોજ પૂજા કરવાની છે ઋષિઓનું સ્મરણ કરવાનું ઋષિઓને ભૂલશો નહીં આ સાતે ઋષિઓ પરણેલા છે પણ ઋષિઓ સાથે બેસવાનો અધિકાર એક જ સ્ત્રીને આપ્યો વશિષ્ઠ ઋષિના જે ધર્મપત્ની અરુણભતી છે એ ઋષિઓ સાથે બેસી શકે છે અન્ય કોઈ પણ સ્ત્રી ઋષિઓ સાથે બેસી શકે નહીં પુરાણોમાં અરુણભતીની કથા બહુ આવે બ્રહ્મવાદીની છે મહાન તપસ્વીની છે અરુંધતી માતા જયારે સભામાં પધારે છે ત્યારે મોટા મોટા ઋષિઓ એકદમ ઉઠીને ઊભા થાય અને સભામાં અરુંધતી માને સાષ્ટાંગ વંદન કરે ઋષિઓની સભામાં અરુંધતીને બહુ માન મળે અરુંધતીનો એવો પ્રભાવ હતો એ વશિષ્ઠ ઋષિના ધર્મપત્ની છે આકાશમાં સાત ઋષિઓના સાત તારા દેખાય છે ત્યારે વશિષ્ઠજી સાથે અરુંધતીનો તારો હોય જેને અરુણગતિનો તારો આકાશમાં ન દેખાય એ સમજે એક વર્ષમાં જ મારું મરણ થશે ભૂલશો નહીં આ યાદ રાખો તો કામમાં આવશે ઘાણેન્દ્રિય સારી હોવા છતાં ઘીનો દીવો ઓલવાઈ જાય પણ જરાય વાસ ન આવે તો સમજવું દસ અગિયાર મહિનામાં જ મરણ થશે કદાચ સ્વપ્નમાં એવું દેખાય કે કાદવમાં મારું શરીર ભટકતું જાય શરીર બધું કાદવમાં જાય છે એવું સ્વપ્ન દેખાય એ સમજે કે આઠ નવ મહિનામાં જ મરણ થશે કદાચ સ્વપ્નમાં એવું દેખાય કે હું કુંભારના ઘોડા ઉપર બેઠો કુંભારનો ઘોડો ધ્યાનમાં આવ્યો ને હું એના ઉપર બેઠો છું એવું દેખાય ને તો સમજવું પાંચ છ મહિનામાં જ મરણ થશે તમને ત્યાં ગભરાવવા માટે આ કથા નથી હો સાવધાન થવા માટે કથા ગભરાશો નહીં આવા લક્ષણ દેખાય ત્યારે સાવધ થઈ કાળ બધાને કાગળ લખે છે સાવધાન કરે ડાક્ટરમાં વિશ્વાસ રાખવો અતિ વિશ્વાસ રાખવો નહીં અમુક વાર ડાક્ટર સમજી જાય કે છતાં ઇન્જેક્શન આપે છે કે આનું જે થવાનું હતું થાય ઇન્જેક્શનના તો મને મળવાના જ છે ને તે સ્વાર્થી છે એ ખોટી સલાહ આપે છે ખોટી આશા બતાવે આપણા ઋષિઓને કોઈ સ્વાર્થ નથી ઋષિઓ પ્રત્યેકને માર્ગદર્શન આપે છે આ બધા લક્ષણ કદાચ તમે ભૂલી જાઓ કોઈ વાંધો નથી હવે છેલ્લું લક્ષણ બતાવે છે તે ભૂલશો નહીં યાદ રાખજો અંદરથી ઓમકારનો ધ્વનિ થાય પ્રત્યેકના અંદર આ ઓમકારનો ધ્વનિ થાય ઓમ એ પરમાત્માનું સ્વરૂપ છે પ્રભુનું નામ છે ઓમ ઇતિ બ્રહ્મ નિરોવા ઓમકારનો મહિમા બહુ વર્ણન કર્યો છે જે મૂગો છે તે પણ ઓમ બોલે છે અંદરથી ઓમકારનો નાદ અખંડ થાય છે યોગીઓ નાદ બ્રહ્મની ઉપાસના કરે છે નાદ બ્રહ્મની ઉપાસના કરે ને તો જગત ભૂલાય છે જગતનો સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય વૈષ્ણવ કીર્તનમાં તાળી પાડે છે એ તાળી નાદ બ્રહ્મ છે પ્રેમથી તાળી પાડે તે મધુર નાદમાં હું કયા ગામમાં બેઠો છું તે ગામ તમને યાદ આવશે હું ક્યાં છું નાદ બ્રહ્મ જગતને ભૂલાવે છે જગતને વિસ્મૃતિ કરવા માટે નાદ બ્રહ્મની ઉપાસના છે કાર્ય નાદ બ્રહ્મ છે યોગીઓ નાદ બ્રહ્મની ઉપાસના કરે છે ઓમકારનો નાદ સાંભળે ઓમકારનું ધ્યાન કરે છે ઓમકારનો જપ કરે છે નાદ બ્રહ્મની ઉપાસના કરવાથી જગતનો સંબંધ છૂટે છે જગતનો સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય સાધારણ માનવનું મન બહાર બહુ રખડે છે ને અને તેથી અંદરનો ઓમકારનો ધ્વનિ એને સંભળાતો નથી પ્રત્યેકના અંદર ઓમનો ધ્વનિ થાય યોગીઓ તે ઓમકારને સાંભળે છે ઓમકારનો જપ કરે છે ઓમકારનું ધ્યાન કરે છે જેથી એ જગતમાં હોવા છતાં જગતથી અલગ થઈ જાય ઓમકારની ઉપાસના જગત ભૂલવા માટે છે પ્રત્યેકના અંદર ઓમકારનો ધ્વનિ થાય તરત કાનમાં બે આંગળીઓ નાખો ને તો આ ધ્વનિ સંભળાશે માનવનું મન બહાર બહુ રખડે છે તેથી અંદરનો ઓમકારનો ધ્વનિ સંભળાતો નથી પ્રત્યેકના અંદર ઓમકારનો નાદ થાય યોગીઓ તે ઓમકારની ઉપાસના કરે છે રાખ્યા પછી આ ધ્વનિ સંભળાય છે કાનમાં આંગળી નાખે છતાં અંદરનો જરા પણ અવાજ ન સંભળાય એ સમજે તે સાત આઠ દિવસમાં જ હવે મારી ઊંચા ઉઠાંતરી થવાની કોઈ મનવાર આવે ને ત્યારે આગળ પાછળ કોઈ ન હોય ત્યારે પથારીમાં પહેલા પહેલા કાનમાં આવેલું નથી અને અંદરનો અવાજ આવે તો તો ઠીક છે અને ન આવે તો પછી બધાને કેટલી કૃષ્ણ કરવો હવે તો હમણાં તો નથી મેં ભાગવતની કથામાં સાંભળ્યું છે કાનમાં આંગળી નાખે છતાં અંદરનો ધ્વનિ જરા પણ જેને ન સંભળાય એ સાત આઠ દિવસમાં જ મરે આપણા શાસ્ત્રોમાં એને અનહત ધ્વનિ કે છે પ્રાણઘોષાનુપશ્રુતિ અંદરનો ઓમકારનો નાદ ન સંભળાય તો સમજવું મરણ બહુ સમીપમાં છે જેને એવું લાગે કે મરણ સમીપમાં છે વખતે બહુ સાવધાન થાય સુખદેવજી મહારાજની તો આજ્ઞા છે કે બને તો ઘર છોડીને ગંગા કિનારે યમુનાજીના કિનારે તીર્થ મારે ગ્રહસ્થનું ઘર એ ભોગભૂમિ છે ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે ગ્રહસ્થના ઘરમાં જાણતા જાણતા બહુ પાપ થાય છે ઘરની એક એક વસ્તુમાં મમતા હોય છે આ બધું મેં ભેગું કર્યું છે આ મારું છે આંખને દેખાય ત્યાં સુધી એનો મોહ છૂટતો નથી અને તેથી આજને આ કરી છે જેને એવું લાગે કે મરણ સમીપમાં છે તો બને તો ઘર છોડીને કોઈ પવિત્ર તીર્થ મારે કદાચ તમને એમ કહેશે કે મારા તમે અમને ઘર છોડવાનું કહો છો અમે જે બંગલો બાંધ્યો છે તે છોડવા માટે બાંધ્યો સારું છે તમે ઘર છોડી શકતા ન હોય તો ઘરમાં વિવેકથી રહે ઘર છોડીને તીર્થમાં જાય ને તો ત્યાં પણ ઘર તો ઊભું કરવું પડે પ્રભુએ જે ઘર આપ્યું છે તે ઘરમાં સાવધાન રહે સાધારણ માનવ ઘરમાં ગાફલ રહે છે ઘરમાં સાવધાન થઈને રહે સાવધાન થઈને રહેવાનું કશું કરવાનું આ ઘર મારું નથી આ ઘર મારે છોડવાનું છે એવું ધ્યાનમાં રાખીને ઘરમાં રહેવું મારું ઘર ભગવાનના ચરણમાં છે આ ઘર મારે છોડવાનું છે આ ઘર મારું નથી એ સમજીને ઘરમાં રહેવું લોકો જાત્રા કરવા જાય છે ત્યારે ધર્મશાળામાં મુકામ કરે એક બે દિવસ ધર્મશાળામાં રહે છે પણ જાણે છે કે આખું ઘર નથી એટલે આવતીકાલે આ છોડીને જવાનું છે સંસાર અને આ ઘર ધર્મશાળા છે મારે આ ઘર છોડવાનું છે મારું ઘર નથી અરે ઘરમાં માંકણ હોય ને તો એવું સમજે છે કે મારું ઘર માંકણને તમે ઉઠાવીને બહાર ફેંકી દો એ જ માંકણ પાછળ ઘરમાં આવે છે માંકણ એવું સમજે છે આ મારું ઘર છે ઉંદર ભાઈને એમ લાગે છે કે આ મારું ઘર છે અહીંથી મારે બહાર જવું એ મને ગમતું નથી એ બહાર જઈને પાછો અંદર આવશે ઘર કોનું છે કેટલાક લોકો એવા હોય છે ઘરના ઓટલે ભિકારી ખાવા બેસે ને તો એમને સહન થતું નથી કેટલાક ભિકારીનો તિરસ્કાર કરે અહીંયા કેમ બેઠા કોને પૂછ્યું હતું આ ઓટલો મારો છે છેલ્લા વળઘોડામાં તારા છાતી ઉપર બાંધીને લઈ જવાનો ઓટલો મારો છે માનવને બોલતા આવડતું નથી અરે તમ તારું નથી તો ઓટલો તારો હોય ત્યાંથી ઘરમાં રહેજો પણ ઘર મારું છે એવું માનશો નહીં ઘર મારા સુખ માટે છે એવું સમજશો નહીં મારું ઘર ભગવાનના શરણમાં છે આ ઘર મારે છોડીને જવાનું આ ઘર મારું નથી તે ધ્યાનમાં રાખીને વિવેકથી ઘર મારો પુણ્ય તીર્થ ગળા પ્રોતઃ પવિત્ર તીર્થમાં રહેવાની આજ્ઞા કરી છે જે તીર્થમાં કોઈ સાધુ સંતને ભગવાનના ભગવાનની આજ્ઞા કરી તમારે ઘરમાં રહેવું હોય તો બહુ વિવેકથી ઘરમાં રહેવું ઘરમાં એક જગ્યા એવી રાખો કે ત્યાં આખો દિવસ ભક્તિ થાય બીજું કોઈ કામ ન થાય ત્યાં જપ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ધ્યાન કરો પૂજા કરો ત્યાં લૌકિક વાતો પણ ન કરો ઘરમાં એક ઓરડો એવો નક્કી કરી રાખો કે ત્યાં ભક્તિ થાય બીજું કોઈ કામ કરવું નથી જે ઘરમાં બાર વર્ષ સુધી જે જગ્યામાં આખો દિવસ સત્કર્મ થાય બીજું લૌકિક કોઈ પણ કામ ન થાય તો બાર વર્ષ પછી એ તીર્થ જેવું થઈ જાય એ ભૂમિના પરમાણુઓ દિવ્ય બને છે ઘરને તીર્થ બનાવજો એકાંતમાં બેસવાની ટેવ પાડે એકાંત વિના મન એકાગ્ર થતું નથી એકાંતમાં જ મન બગડે છે એકાંતમાં જ ત્યારે મન ખરાબ વિચાર કરે છે એકાંતમાં જ માનવ પાપ કરે છે બગડેલા મનને એકાંતમાં જ સુધારવાનું છે એકાંતમાં બેસો જેને એકલાને આનંદ આવે છે એના બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે જે બીજાથી સુખ લેવા જાય છે એને દુઃખ ભોગવવું જ પડે જેને એકલાને જ આનંદ મળે છે એકાંતમાં બેસો એકાંતમાં જઈને બેસવાનું એટલે જ્યાં કોઈ નથી ત્યાં જઈને બેસવાનું એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં કોઈ નથી તમે જ્યાં જાઓ ને ત્યાં તમારું મન સાથે આવશે તમારી આંખ સાથે આવશે તમે જ્યાં જઈને બેસો તમને છે કદાચ ચકલા ચકલી પણ ત્યાં આવશે એકાંત શબ્દનો થોડો વિચાર કરો ઉપનિષદમાં એક શબ્દનો અર્થ ઈશ્વર એવો કર્યો છે एकमेव अद्वितीयम ब्रह्म एकस्मिन अंत એક પરમાત્માના સ્વરૂપમાં સર્વનો અંત એટલે લય કરો તમે જ્યારે ભક્તિ કરવા બેસો સેવા પૂજામાં બેસો ધ્યાન કરવા બેસો ત્યારે સર્વનો લય ભગવાનમાં કરો આ જગતમાં હું અને મારા ભગવાન અમે બે જ જણ છીએ ભક્ત અને ભગવાન બે જ છે ત્યાં આનંદ પ્રગટ થાય છે પણ ભક્ત અને ભગવાનના ભેળમાં ત્રીજો કોઈ આવીને ઉભો રહે ભગવાન બહુ શરમાય તમે ભગવાનને ભોગ ધરો અને કોઈ આવે ને તો ઠાકોરજીને આવો સંકોચ થાય એ કામ તમારા આરાને મનાવો વળી જાઓ તમે જયારે ભક્તિ કરવા બેસો પૂજા કરવા બેસો ત્યારે એવો ભાવ રાખો અત્યારે હું પિતા નથી હું પતિ નથી હું પત્ની નથી હું પુત્ર નથી હું પુરુષ નથી હું સ્ત્રી નથી હું શ્રી દાસ છું હું પુરુષ નથી હું સ્ત્રી નથી હું શ્રી દાસ છું જેને યાદ આવે છે કે હું પતિ છું કે પિતા છું પુત્ર છું તેનો પરમાત્મા સાથે સંબંધ થતો નથી જગતનો સંબંધ ભૂલો સર્વનો ભગવાનમાં લય કરીને બેસો એને એકાંત કે છે એકાંતમાં બેસીને થોડો પ્રાણાયામ કરો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે વીર્ય પ્રાણ અને મન આ ત્રણ સાથે રહે છે જેનું વીર્ય સ્થિર છે એના જ પ્રાણ સ્થિર થાય જેના પ્રાણ સ્થિર છે એનું જ મન સ્થિર થાય શક્તિનો સંગ્રહ કરે એનું મન સ્થિર છે શક્તિનો વિનાશ કરે એનું મન બહુ બગડે છે મનને સ્થિર કરવાનું સરળ સાધન તો એ છે શક્તિનો સંગ્રહ કરે મન સ્થિર થશે શક્તિનો વિનાશ ન થાય એની બહુ બહુ કાળજી રાખજો આંખથી પણ શક્તિનો વિનાશ થાય મનથી શક્તિનો વિનાશ થાય ખરાબ વિચાર કરે ખરાબ દૃશ્ય જુએ શક્તિનો નાશ થાય શક્તિનો સંગ્રહ થાય મન સ્થિર થશે થોડો પ્રાણાયામ કરે ભાગવતનો એક સિદ્ધાંત છે તમારો જ્ઞાન માર્ગ હોય કે યોગ માર્ગ હોય તમે કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરો પણ ભક્તિ છોડશો નહીં ભગવાનની સેવા પૂજા છોડવી નહીં ભક્તિ વિનાનું જ્ઞાન ભેગું કરે ભક્તિ વિનાનો યોગ મરણને બગાડે છે જ્ઞાન યોગ બધા સાધન ભક્તિથી જ સફળ થાય કેટલાક વેદાંતના પુસ્તકો બહુ વાંચે છે અને એવું લાગે છે કે સેવા પૂજા કરવાની શું જરૂર છે ઈશ્વર કે મૂર્તિ છે ઈશ્વર તો વ્યાપક છે ભૂલ છે ઈશ્વર મૂર્તિ છે એવું સમજે એ અજ્ઞાન કહેવાય પણ મૂર્તિ એ ઈશ્વર થઈ શકે છે સેવા પૂજાનો જે ગૌણ સમજે એવા જ્ઞાની પુરુષનું પતન થાય કેટલાક જ્ઞાનના અભિમાનમાં ધર્મ છોડે ભક્તિ છોડે છે તો આત્માને પાપ નથી આત્માને પુણ્ય આત્મા તો આકાશ જેવો અલિપ્ત છે નિર્વિકાર છે ભગવાન દીધી તું ઉપર આવે એટલે પછી તેને બતાવું છું આત્માને કોઈ પાપ પૂર્ણ છે કે નહીં ખોટો જ્ઞાનનો જે અભિમાન રાખે છે એનું જીવન મરણ બહુ બગડે જ્ઞાન ભક્તિથી સફળતા જે જ્ઞાની છે એ પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે મારા ભગવાન બહુ પ્રેમ કરે છે એ અતિ ઉદાર છે મને પ્રભુએ ઉઠાવ્યો અને છાતી સાથે ચાખ્યો હું મારા ભગવાનને મળું છું હું મારા ભગવાન સાથે એક થયો છું એવી ભાવના થઈ થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે બે શરીર મળવાથી સુખ થાય છે અરે શરીરના મિલનમાં સુખ હોય ને તો મળદાને મળતા કેમ સુખ થતું નથી મળદામાં હાથ છે પગ છે મોડું છે બધું છે મળદાને મળતા સુખ થતું નથી આ જીવ કોઈ જીવને મળે છે ત્યારે સુખ થાય શરીર શરીરને મળે ત્યારથી તેથી સુખ થતું નથી આ જીવ જ્યારે કોઈ જીવને મળે છે ત્યારે સુખ થાય છે તમે કોઈ જીવને મળો છો ત્યારે સુખ થાય છે તમે પરમાત્માને મળશો ત્યારે તમને કેવો આનંદ થશે માનવના મિલનમાં સુખ છે